જ્ઞાની સસ્પૃહ નિસ્પૃહ અમે સસ્પૃહ નિસ્પૃહ છીએ ભગવાન સસ્પૃહ નિસ્પૃહ હતા તે તેમના ચેલા નિસ્પૃહ થઈ ગયા નેસેસિટી અરાઇઝ થાય તે પ્રમાણે કામ લેવું સસ્પૃહ નિસ્પૃહ એ કેવી રીતે તે ન સમજાયું સંસારી ભાવોમાં અમે નિસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી સસ્પૃહી નિસ્પૃહી હશે તો જ મોક્ષે જશે માટે દરેક પ્રસંગને વધાવી લેજો વખત પ્રમાણે કામ લેજો પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય ભ્રાંત બુદ્ધિ સત્યનું અવલોકન ના થવા દે ભગવાન કહે છે કે તું ભલે થિયરી ઓફ રિલેટિવિટીમાં રહે તેનો વાંધો નથી પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે લક્ષ્મીજીના તો કાયદા પાળવાના લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય દુકાને જઈને રોજ બેસવું પણ તેની ઈચ્છા ના હોય કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે પાછા આપી દેવાના રોજ ભાવ કરવા જોઈએ કે આપી દેવા છે તો તે અપાશે જ બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય કેટલાક કહે છે કે हमको नहीं चाहिए લક્ષ્મી જી કો તો હમ ટચ ભી નહીં કરતે એ લક્ષ્મીજીને ના આડે તેનો વાંધો નથી પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે બીજા કેટલાય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે લક્ષ્મીજી તો વિતરાગ છે અચેતન વસ્તુ છે પોતે તેને તરછોડ ના મારવી જોઈએ કોઈને પણ તરછોડ કરી પછી તે ચેતન હશે કે અચેતન હશે તેનો મેળ નહીં ખાય અમે અપરિગ્રહી છીએ એવું બોલીએ પણ લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું તેવું ના બોલીએ લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું નાક કહેવાય વ્યવસ્થિતના નિયમના આધારે બધા દેવદેવીઓ ગોઠવાયેલા છે માટે ક્યારે તરછોડ ના મરાય મન વચન કાયાથી કિંચિત ચોરી કરે તે ઘણીએ મહેનત કરે તો એ માણ લક્ષ્મી મળે લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે ચોરી આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે આજે પ્રામાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે તેનું આ પરિણામ છે મોટામાં મોટી સિદ્ધિ કઈ તો કે મનુષ્યપણું અને તે પણ ઊંચી નાથમાં જન્મ લેવો અને તે હિન્દુસ્તાનમાં આને મોટામાં મોટી સિદ્ધિ શાથી કહી કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠા પાણી આવ્યું તે રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતા કાઢતા તો તમારો દમ નીકળી જશે આ કાળું નાણું રેલના પાણી જેવું છે તે રોમે રોમે કેડીને જશે માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો લક્ષ્મીજી તો દેવી છે વ્યવહારમાં ભગવાનના પત્ની કહેવાય છે આ બધું તો પદ્ધતિસર વ્યવસ્થિત છે પણ મહી ચળવિચળ થવાથી ડખો ઊભો થાય છે મહી ચળવિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે આ મય ચળવિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે શું થશે એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે ભગવાન શું કહે છે કે તારું ધન હશે ને તો તું ઝાડ રોપવા જઈશ અને તને જડી આવશે તેના માટે જમીન ખોદવાની જરૂર નથી આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી આ મોક્ષે મહેનતથી ના મળે છતાં લક્ષ્મી માટે ઓફિસે બેસવા જવું પડે એટલી મહેનત ઘઉં પાક્યા હોય ને ના પાક્યા હોય છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં વ્યવસ્થિતનો નિયમ જ એવો છે જેને આપણે સંભારીએ એ છેટું જતું જાય માટે લક્ષ્મીજીને સંભાળવાની ના હોય જેને સંભારીએ એ કળિયુગના પ્રતાપે રિસાયા કરે ને સતયુગમાં તો સંભારતાની સાથે આવે લક્ષ્મીજી જાય ત્યારે આવજો અને આવે ત્યારે પધારજો કહેવાનું હોય એ કંઈ ઓછું ભજન કરવાથી આવે લક્ષ્મીજીને મનાવવાના ના હોય એક સ્ત્રીને જ મનાવવાની હોય honesty is the best policy અને સત્ય ક્યારે અસત્ય થતું નથી પણ શ્રદ્ધા ડગી ગઈ છે અને કાળ પણ એવો છે રાત્રે કોની સત્તા હોય ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય આ તો કાળ ચોરોનો છે તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય સવાર સુધી દુકાન બંધ રાખો પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય આ રેશનના કાયદા હોય તેમાં કોઈ પોલ મારીને ચાલતો થાય તો એ લાભ માને અને બીજા કેમ નથી માનતા આ તો ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકાશે અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તે બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને પણ આ તો ઘરમાં વિશ્વાસ એ આંધળો વિશ્વાસ મૂકે છે કોઈની સત્તા નથી કોઈ કશું કહી શકે તેમ નથી જો પોતાની સત્તા હોત તો તો કોઈ સ્ટીમર ડૂબે નહીં પણ આ તો ભમ્મરડા છે પ્રકૃતિ નચાવે તેમ નાચે છે પરસત્તા કેમ કહી આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાંય લઈ જાય ના ગમતું હોય ત્યાંય અનિચ્છાએ પણ જાય છે માટે એ પરસત્તા જ ને honesty is the best policy રાખવાની પણ આ વાક્ય હવે અસર વગરના થઈ ગયા છે માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો dishonesty is the best foolishness પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઈ ગયા છે બીવેર ઓફ થીવ્સનું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું તેમ છતાં આ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસીનું લોકો બોર્ડ મારે છે છતાંય ઓનેસ્ટી હોતી નથી તો પછી એ બોર્ડ શા કામનું હવે તો નવા શાસ્ત્રો ને નવા સૂત્રોની જરૂર છે માટે અમે કહીએ છીએ કે ડિઝોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિશનેસનું બોર્ડ મૂકજો